એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ભાવનગરમાં બેઠા બેઠા મૃણાલી કાવ્યા માહી અને પ્રાંજલભાઈ વાર્તા સાંભળે છે આ મૃણાલીની આંખો ને કાવ્યાબેનના ગાલ તો ખૂબ સરસ છે અરે વાહ ભાઈ સાંભળો ત્યારે આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે ટમેટાનો સૂપ તમે પીવો છો ને ટમેટાનો સૂપ હા એક વખતની આ વાત છે એક હતું ગામ આ ગામની બજારમાં એક ઘરડી ડોસી રોજ સાંજ પડે એટલે ટમેટાનો ગરમા ગરમ સૂપ વહેંચવા આવે આ ડોશીનો બનાવેલા હો ટમેટાનો સૂપ એટલો બધો સ્વાદિષ્ટ અને એવો તો મીઠો હતો કે વાત ના પૂછો ભાઈ હો પણ ગામમાં કોઈ કરતા કોઈ આ સૂપ વહેંચનારી ડોશીનું નામ નહોતું જાણતું હો પ્રાંચલ ડોશી ક્યાંથી આવે છે અને ક્યાં રહે છે તેની કોઈને ખબર નથી અને કોઈ એ પણ નહોતું જાણતું કે કોઈનો નહીં ને આ એક ઘરડી ડોશીએ બનાવેલો સૂપ જ આટલો બધો મીઠો કેમ છે આવો મીઠો સૂપ તો અત્યાર સુધી કોઈએ ચાખ્યો પણ નહોતો જો કે ગામના લોકોને તો આવી ટપ ટપથી નહીં પણ મમ્મમથી જ કામ હતું ભાઈ એટલે લોકો તો બધા ડોશીના બનાવેલા આ મીઠા સૂપથી જ રાજી હતા રોજ સવારે એ ઘરડી ડોશી સ્વાદિષ્ટ ટમેટાનો ગરમા ગરમ સૂપ લઈને બજારમાં વેચવા આવતી એ રોજ એક માટીના કાળા વાસણમાં એ સૂપ ભરીને આવે અને બજારના નાકે એક ઝાડના છાંયે સૂપ વેચવા બેસે જ્યારે આ ડોશીના માટલાનો બધો સૂપ વેચાઈ જતો ત્યારે પોતાને પોતાનો સૂપ વેચી અને મળેલા બધા પૈસા સાચવીને એક કપડાની પોટલીમાં મૂકી દેતી હો અને પછી એ પૈસાથી ભરેલી પોટલી પેલા ખાલી થયેલા માટલામાં મૂકીને ચાલી જતી આવું તો રોજ થતું ભાઈ ડોશી આવે સૂપ લાવે ને સૂપ પીને ગામના લોકો પોતપોતાના કામે ચડે હવે ગામની બજારના નાકે બજારની સાવ બાજુમાં તમારી જેવડો એક નાનકડો છોકરો રહેતો હતો એનું નામ મીઠું આ મીઠુંને પણ ટમેટાનો સૂપ ખૂબ જ ભાવે હો ભાઈ તમારી જેમ પણ મીઠું પાસે ટમેટાનો ગરમા ગરમ સૂપ લેવા માટે પૂરતા પૈસા નહોતા મીઠુંને તો એ જાણવામાં રસ હતો કે આ ઘરડી ડોશી આવો મીઠો સૂપ લાવે છે ક્યાંથી એક દિવસ જ્યારે ઘરડી ડોશીએ બધો સૂપ વેચી દીધો અને પોતાનું ખાલી માટલું માથે ચડાવીને ચાલતી થઈ ત્યારે આ નાનકડો છોકરો મીઠું ડોશીની પાછળ પાછળ ચાલતો થયો મીઠું તો સંતાઈ સંતાઈને ચાલતો હતો જેથી ડોશીને ખબર ન પડી જાય મીઠું એ આમ ને આવી રીતે એ ઘરડી ડોશીનો ઘણે દૂર સુધી પીછો કર્યો ભાઈ ડોશી આગળ ને મીઠું પાછળ મીઠું પાછળ અને ડોશી આગળ ચાલે આમ ખૂબ દૂર ગયા ત્યારે એક પર્વતની ટોચ ઉપર એક ગામમાં પહોંચ્યા મીઠું પણ ડોશીની પાછળ પછી તો સાંજ પડી ગઈ હતી અને અંધારું થવામાં હતું એટલે મીઠું તો ખૂબ ડરી ગયો હ પણ એ તો એ બહાદુરે ડોશીનો પીછો છોડ્યો નહીં ડોશીની પાછળ લપાતો છુપાતો મીઠું પર્વતની ટોચ સુધી પહોંચી ગયો છે કો પર્વતની ટોચ ઉપર ડોશીની નાનકડી ઝૂંપડી આવી ડોશી ઝૂંપડીની અંદર ગઈ અને બારણું કર્યું બંધ તે મીઠુએ એક ઝાડની પાછળ આ સંતાઈને જોયું ડોશી ઝૂંપડીની અંદર ગઈ પણ તેણે પેલું માટીનું માટલું ઝૂંપડીની બહાર જ મૂકી દીધેલું એટલે જેવી ડોશી અંદર ગઈ કે મીઠુએ માટલાની અંદર જોયું નીચા નમીને મીઠું માટલાની અંદર જોતો હતો ત્યાં ડોશીએ ઝૂંપડીનું વળી પાછું બારણું ખોલ્યું મીઠું તો દોડીને વળી પાછો ઝાડની પાછળ લપાઈને સંતાઈ ગયો ડોશી પેલા માટલાને ઉપાડીને ગાવા લાગી જાદુઈ માટલા ઓ જાદુઈ માટલા મીઠો મીઠો સૂપ દે ટમેટાનો સૂપ દે જાદુઈ માટલા ઓ જાદુઈ માટલા એવો મીઠો સૂપ દે પીને બધા પૈસા દે અને જો જોતામાં તો ટમેટાનો ગરમ ગરમ ગરમ ફળફળતો સૂપ એનાથી આખું એ માટલું ભરાઈ ગયું ભાઈ ડોશીનું સૂપની સુગંધ એવી મીઠી હતી એવી મીઠી હતી કે મીઠુંને તો ખરેખર ભૂખ લાગી ગયો અને એ વળી ડોશીની પાછળ ચાલ્યો એટલે એને તો કકડીને ભૂખ લાગી હતી પાછળ ચાલ્યો હતો એટલે જ્યારે ડોશી કંઈક લેવા માટે ઝૂંપડીની અંદર ગઈ ત્યારે મીઠુએ એ સૂપ પીવા માટે ઝાડની પાછળથી નીકળો હું ખૂબ ભૂખો થયો છું એમ બબડ્યો અને આગળ વધ્યો પોતાના હાથોમાં ટમેટાના સૂપથી ભરેલું માટલું ઉપાડ્યું ત્યાં જ પેલી ઘરડી ડોશી આવી પહોંચી અને એણે મીઠુને જોયો અરે અરે અરે ઓ છોકરા ઓ ચોપાની બારકસ ઉભો રહેજે ઉભો રહેજે ડોશી તો ગુસ્સે થઈ મીઠું તો ગભરાઈને દોટ મૂકીને ભાગ્યો ડોશી મીઠુંની પાછળ પડી મીઠું જાય ભાગ્યો જાય ભાગ્યો પણ ડોશીના હાથમાં કાંઈ બહાદુર મીઠું પકડાતો હશે પછી તો ભાગતો ભાગતો મીઠું આવ્યો પોતાને ઘેર માને આવીને બધી વાત કરી આ તે દિવસ પછી પેલી ડોશી ગામની બજારમાં ટમેટાનો સૂપ વહેંચવા નથી આવ્યો હો ભાઈ અને ગામનો કોઈ માણસ એ ડોશીના ગામ સુધી પહોંચવાની હિંમત પણ કરી શક્યો નથી બધા ડરતા હતા પર્વતની ટોચ ઉપર જ્યારે જ્યારે કાળા કાળા વાદળા થાય છે ત્યારે નીચે આવેલા મીઠુના ગામના લોકો વાતો કરે છે કે જુઓ જુઓ આપેલી ડોશી ટમેટાનો ગરમ ગરમ સૂપ બનાવે છે જેની વરાળ કાળા કાળા વાદળા જેવી દેખાય છે ડોશી તો સૂપ વેચવા નહીં આવે પણ વાદળ વરસશે ત્યારે વરસાદનું પાણી આપણને ટમેટાનો સૂપ જેવું જ મીઠું લાગશે અને આપણા સૌની ભૂખ ઓછી થશે બીજું શું તો ભાઈ મૃણાલી બેન કાવ્યા બેન માહી બેન પ્રાંજલભાઈ આવી હતી આ ટમેટાના સૂપની ને ડોસીની વાર્તા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ હવે હાલાવાલા કરી જાઓ સપનામાં ડોશી આવશે મીઠું આવશે આવજો